આવે તો પાંચ અવતાર સંસાર પણ એની એની થાય નિયામ કર નિયામ કર મળે આવે નિયમ લાખ અવતાર સંસાર ક્યાંક જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાળદેવ જે કીધા છે માન રાગ અને અરે ના આપણે ઓળખાણ શું ઓળખાણ લોકોને પૂછીએ ક્યાં રાગા તમે હાર રાગા છે તમે હરે છે રાગા રાગા અમને હાર બીજું કઈ વાંધો નહીં કરતા ટૂંકું ટચ ટૂંકું ને ટચ અને નાનું છોકરું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ ત્યાં પ્રિન્સિપલ મારે લાયક છે એવું પ્રિન્સિપલ પરીક્ષા કરે નાનું છોકરું થયેલો માણસ હોય તે પરીક્ષા કરે છે આવો આવો આવો લાવો પૃથ્વીમાં પરીક્ષા કરો પછી ઈશ્વર પરીક્ષા આપો એને હવે એ પોતાની માગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનો છોકરો પોતાની માગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તે કેવી રીતે મળવાનું નહીં એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો એવી રીતે આ જ્ઞાની ની પરીક્ષા તું તરબૂજ જેવું જ્ઞાન નથી જ્યાં છે મુશ્કેલ કે જ્ઞાની વરસાદ નથી પાછો કે જ્ઞાની વરસાદ નથી તો પણ એનું નિયમ કે ને બે અસર માત્ર અસર સમજી ગયા કે મારે જ્ઞાની છે મોકલી દેવું નથી આપણે પરીક્ષા કરીએ પરીક્ષા કરતા આવતો પરીક્ષા કરવાના પરીક્ષા કરવાની લોકે જેવી સિદ્ધ થતો ખબર જ નથી પડતી હું સત્સંગ કરી એને ખબર જ નથી પડતી હું સત્સંગ કર્યો એ તો દુનિયા મોટું આગળ ગણાય પોતે પોતાના મોટું આગળ કહેવાય આપણે બધા માણસો આપણા દાદુ આચાર્ય મારે વર્તે છે નારીના શિષ્યો વર્ગ જરાય પછીમાં એવું આપણા આચાર્ય મારે અને પરમ એવા સાધન બંધનમાં પડ્યા એક સાધન પાબંદીઓની અંદર આ જ કહ્યું કે હા હા આપણામાં ફેરફાર સાચી થયો તો પહેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે બરોબર થોડા ભાવ એના કરતા વધારે છે એ કે હું પેલા તમારો બધા ત્યાં દેરાસરમાં જાતો તો ત્યારે ભાવ થતો હવે હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહે કારણ કે દાદા છે પાસે સર્વસ્વી સર્વસ્વથી બધા સર્વસ્વ રોગથી મજા સર્વસ્વ જોઈએ આ ના જોઈએ પછી એ પેલા ઓર્નામેન્ટલ માં આવે ને એ બધા એ સમજાવવાના અને લોકો એમ સમજાવે કે તમે સંયમ રાખો આ કરો એ નિયમ આપી દીધા જય સદર આપી દીધા ઓર્નામેન્ટ નો માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહેશે ત્યાં કહે છે આ વાતાવરણ કેટલું સુંદર લાગે એવું વાતાવરણ વાતાવરણ વાતાવરણ લાગે બધું ભૌગોલિક મસ્તી ભૌગોલિક કુદરતી મસ્તી બધા વાતાવરણ રસ્તા હતા લોકોને ગમે વિરોધાભાસ રસ્તો જે બંધ થતો એનો ઉત્તર બંધાયા પછી પણ દેખાયો જયારે બદલાય નોર્થ ઇસ્ટ માં બદલાય પાછો એકલી ઇસ્ટ નોર્થ ઇસ્ટ માં થતો પણ સાઉથ જાગૃત છે ઘણા પર આધાર પણ ખોટ બિલકુલ ખાતા નથી પાસે કોઈ વરનાર કોઈ વરનાર કોઈ ના માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો મળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો વળતા જ નથી વરનાર કોઈ નહીં કોઈ વરના નહીં તમને વરના માન ને વરના જમતો નથી આમ સાહેબ આના જીવન ગરીબમાં જીવન પછી ભાઈ મિત્રાઓ લઈને આવ્યા <laughs> આજના આવી જાગૃતિ બહુ મન જાગૃતિ મન વિચક્ષણતા નથી વિચક્ષણતા નથી દાદા એમાં કે અંદર અવાજ તો આવે કાં તો ખોટું કરે ભલે એ વડે નહીં પણ અયોગ્ય છે એ તો એવું એક ક્ષણ પૂરતું થઈ જાય નથી પ્રેરણા એ લોકો એમને એમ નિયમની બહાર નહીં જતા એમને નિયમ તો તમે એમ ક્યાં અર્થો વાપરો છો ભાવના હોય મારા આમ ત્યાં નિયમ ભાવના હોય મારા આમ છે ત્યાં નિયમ રાખવો છે એ નહીં નિયમ મળે નિયમ મળે અને નિયમ પણ આવી રીતે એક દાડામાં નાની નિયમ આવી છે અને તો દોરા તમે એની અંદર કઈ જાતનું આવું એટલે સગણ ઓપિનિયન

ફિઝિકલ માણસ જરા જાગૃત થાય છે બોલે છે ગુસ્સો ગમતું નથી છતાં કરું છું એ બધા એમ જ ગમવા સંયમ ના કરે સંયમ લે ખોટ ના જાય અને કેટલાક સીધા પોસ્ટ કરે છે ગુસ્સો લાગે સાહેબ નહીં મારો ભાવ બરાબર મને કાંઈ પૂછે આગળ પાછળ થાય આપે કાન કામ નો આપે આંખો કામ નો આપે બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધે ઘટે વગર કોમ્પ્રેસર બ્લડ પ્રેશર મુખ્ય દિવસ તમારા ના ના આમાંનું તો કઈ હતું નહીં આમાંનું કઈ હતું નહીં પહેલેથી દાદા એવું હતું પેલા એને આધાર આપ્યો હતો આધાર પાછો ખેંચી દીધો એટલે ગબડી પડ્યો એ પેલા એને આધાર આપ્યો કે આધાર એટલે પાછો ખેંચી દીધો આપણી પાસે આવ્યા એટલે પછી એને બીજો આધાર હતો નહીં એટલે ગબડી પડ્યો બોલવાનું બધું એક એક છે ને અમલમાં કેટલું અમલમાં કેટલું એ પ્રશ્ન ઉભો થયો એ કમન તો બહુ કર્યો આ બધું જાણીએ છીએ આમ આવું આમ ન આવું આ બરોબર છે આ નથી પણ અમલમાં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે આખું દાદીને સાંભળે બોલો એ તો બરોબર છે એ જે આખો ખ્યાલ આવવો જોઈએ માનસિક રીતે એ તમે તે રીતે બોલ્યા ત્યારનું મને થયા કરે કે એને દેખાય તો મને કેમ ન દેખાય આપણે બીજા ના કરવી એના જે ફરજ જોતું અને આ ફરજ તમામ શાસ્ત્રો માટે એક કલાક અને એક કલાક આ કરે તો આ બધી આખો નવો તક કરે અને એક કલાક આગળ પૂછી આનો ફર્ક આનો અવર્ણનીય ફર્ક છે શું કહ્યું કલાક બહુ બહુ મોટો અંદર છે અંદર ફેરફાર થોડો મારે કયા બોલતી વખતે ખૂબ માલુમ માલુમ પડે ખૂબ માલુમ પડે ખૂબ ખૂબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે મોટી જાય એવું કરી કે આપણા લોકોને પેલો ભૂખ મટી ગયેલી તેને જલેબી જમાડો ગમે નહીં એટલે પહેલી જે આપો પાછું જે આપો જવા દઉં કે પોર્ચુગલ મોટામોટી અજાગી છે આકાર દાદા ભગવાન ના આસીમ જઈને કાર હો એ મોટેથી બોલાવી છે તારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાણે ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગ હોય તો એ એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું મન મર્યા કરે જે મોટેથી બોલે છે તેવું મર્યા કરે મોટેથી બોલે ને જી ગણગોર નહીં કરી નાખવાનું ના પછી જયારે મોટા મોટા બૂમ બનાવ્યા એટલે મોટો નાશ ઉભો થાય જેટલું અને મેં સવાલ એટલે પૂછ્યો કે એ તમે જે દ્રષ્ટિ જો એટલા દાદા બધા નથી તીર્થંકરો બેઠા તીર્થંકરો બેઠા આપડે કર્યા કરીએ જાય એના નામથી બોલ્યા કરીએ જે ફળ એ આ કામ ઉભું એ મોટી જાય છતાં આપણા લોકોને ન ભાવે કે રોજ ચિકન કરતા હોય તો અહીં આશીર્વાદ શું કામ નિર્ણય જોઈ કિંમત ના થાય એટલે દાદા આના જે વાઇબ્રેશન ઉભા થાય વાઇબ્રેશન પેલા જે કહેતા હતા ડોંગરે કે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા એમ આ જે આખો ઉભો થાય નાદ નહીં આ નાદ નથી નાદ હતો નાદ નાચમાં હિતકારી જે જેટલી કક્ષાના મનુષ્યો એમને એક માણસ નામ દઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો ઓમમાં સમાવેશ થાય ફર્સ્ટ ગેરેજમાં લગભગ એમાં મારો ભાગ હોય છે પણ બધું એમાંથી એનું નામ છે એ બધી ઓપન મળે પણ રિલેટિવ કહેવાય અને આ તો છે ને દાદા એક આભા ઉભી થાય માનસે ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને બ્રહ્મરણ સુંદરીમાં જતા એ માનસિક ભૂમિકામાં જવું થાય એ મસ્તી હોય જેમાં માનસિક ભૂમિકા સંતોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ ધ્યેય નહોતું મસ્તી એ ધ્યેય નહોતું ધ્યેય નહોતું એ ધ્યેય નથી લોકોને મસ્તી એ ધ્યેય છે આત્મદર્શન હા એ ધ્યેય જેટલો વધારે બધા થાય તેટલો માટે કોઈ ભાવિક ના અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપાયેલું વહેતું હોય તો વહેતી છે કે ત્યાં બહુ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશક ને સર્વ આ વાક્ય ન હોવું ઘટે હવે આ પ્રકાશક ને સર્વ ના રાખે તો લોકો દુરુપયોગ કરે શું કહ્યું ના કરે લખે એટલે એને માગણી કરવા વાંધો નથી જયારે છપાવવું હોય ને તે માગણી કરે મારા પ્રમાણે છપાવવું છે સ્વતંત્ર છપાવી ત્યારે પરવાનગી મળી શકે શું બધું પોતા આપવાની મુકાય છે ઘોડાય નહીં બદલે ખોટું છાપમાં પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ વાંચો નહીં વાંચો નહીં એમાં જે નટુ છે એમાં શું એક વાક્ય અહીંથી લે છે એક પણ એક અક્ષર પણ જવાબદારી હા જવાબદારી પડતા ને દીકરા જ ના હોય

કોઈ પણ નામ લો દોસ્તી બોલો તો વિચાર પ્રકાશ નહીં પણ એકાગ્રતા થાય છે ને અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવાર એનું કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે ચિંતુ કીર્તન ભક્તિ નું શું ફળ મળે હે શું ફળ મળે જાણવા વાળા ઉડાય છે સાફ કરી બધા અંદર જે આવરણ ના જાળા તો અને સંસારી અડચણ અડચણ ના આવતી હવે એક માણસ હતો બધા હાથ જણ ચાલતા એ બધા પાંચ પચાસ ભેગા થયા લઈ જતો હતો લઈ જતો હાથ ચડાવી જતો હતો દાદા મહાજી જે કાગળ હતો હવા ડોક્ટર કે ફેરફાર કેમ થઈ ગયા આવું અગવડ વસ્તુ ગમે તે માણસ અજાણ્યા મળે પણ કેટલી જગ્યાએ અજાણ્યા અજાણ્યા લોકો બહુ માણસ બોલે લોકો આપણે દેખાય છે કે આ બોલ્યો પછી ભગત ભેગો થયો ના થયો સતત પણ આપના

કરે કે મારો પાસે મારતા જે સંદેશ જોઈએ છે આવો આવો અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બેનો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દે અને આ ભાગ આત્મા એવું બે વિજ્ઞાન જે કાર્ય આપે તે બે બીજું અનુભવ કરવા જેમાં કાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ધ્યાન કરવાની જરૂર કરીએ આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર કરી આત્મ કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન માં કરનાર કોણ અને ધ્યેય શું છે આપણે આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય કે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા તે નક્કી થાય એટલે ત્યાં નુકસાન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણ્યા છે ધ્યેય તરીકે મુકાય તો મુંબઈ જવું તે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું જોઈએ આજુબાજુનું બધે એ તો જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાય શું કરવું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો જ્ઞાનની જરૂર ક્યાં જાણી જાય પછી જ્ઞાનની જરૂર ના જ્ઞાન

શું કે છે દેહથી અલગ દેહથી અલગ આત્માનો આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલમાં આવે અનુભવમાં આવે દેહથી અલગ દેહથી અલગ આત્માનો આનંદ એવો કઈક સાધારણ અનુભવમાં આવે આત્મા કયું કરે છે આમાં દેહમાં રહી નથી વચન છે શાસ્ત્રો વચન છે અભય છે શાસ્ત્રો કે શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર પડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે ત્યારે આપણા લોકો હાથ માગે છે ને આત્મા નો ભેદ ભોગ કરો ભોગ એકાદ ખાસ કોઈ ભાઈ જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ કાર્ય પછી આત્માનો ભેદ કોઈને જાણે નહીં અરે આત્માનો દેહ ને આત્મા કઈ જુદા પાડવાના જે પેલા પાણી રાખો તેનું થઈ જાય પાણી તે જુદો થઈ જાય દેશના આત્મા જુદા પણ મુક્ત પુરુષ હોય તે જુદા થયેલા હોય તો પણ દાદા એ શું થાય કે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહી જાય એનો કઈ કશો પરિચય નથી મળતો હોય નહીં આત્મા પુસ્તકમાં હોય નહીં બીજી વાત ના ભાઉભાઈ એમ કહીએ કે કલ્પિત આત્માની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને પ્રતિષ્ઠિત કહીએ છીએ આપણે મૂળ આત્માને નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે પ્રતિષ્ઠિત આત્મા મૂળ આત્માને જાણે તો એટલે શું કરે દાદા એમાં પ્રતિતિ નહીં આપી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બેહે નહીં અને શંકા જાય નહીં આત્મા આવશ્યક તેવો છે શંકા જાય નહીં કોઈને ગયેલી નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવશ્યક તેવો છે એવી શંકા ગયેલી પડે એની વસ્તુ નથી આ તો બહુ ગરમ નાની કોઈ હોય ત્યારે કઈ ના હજારો માણસો શંકા જાય જ્ઞાની પુરુષ ને કહેવાનું કે આપને સાહેબ મારું કઈ મારે કઈ આ આત્મા જુદા પાડી આવો એ પાડી આવો કારણ ડોક્ટર પાસે જઈએ સાહેબ આપણને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો ત્યાં ભાગ વધ્યો છે એ ગંદી કાપી લો તો આ બધું કરી નાખે એ જુદું કરી આપે એ જુદા જ્ઞાની જુદું જુદું છે એ જુદા કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પાડે જ્ઞાન એટલું પ્રાપ્ત નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો પ્રસ્તુત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારી બધા ટાઈમ સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એટલાથી કામ થતું હોય તો આપણે લોકો બોલે આપણે જે બોલીએ છીએ ને એવું બોલે કામ થઈ જાય જ્ઞાન એના આપણે જેવું બોલીએ જેવું કેવો બોલવા મળે કઈ બોલે કશું મળે નહીં તો દાદા પછી આપ આપ જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ પણ ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે ભગવાન કૃપાને કારણ કે

બીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ જાય આ બધા થઈ ગયું છે એટલે બધાને ચાલે લોકોને ભગવાન એનર્જી કે એ હોય અમારે ના આવવાનું કુલ જાગે ક્યારે એ એલર્જી હોય તો

કે આ જે વર્ણ તત્વ બધા જ્યાં બેઠા બધા બાર બધા ભગવાન કેવડાવે છે કહેવાય છે એ ભગવાન શબ્દ કેમ લગાડે છે ભગવાન તો મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો એ પૂછ્યું છે એમને ના પણ અહીં ભગવાન નથી આ આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો જ્ઞાન છે અહીં નથી અહીં તો હું તો આ બધા આખા બધા આખા જગત નો શિષ્ય છું શું છું અને જ્ઞાની પુરુષ છું મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે હું આમ કરી નમસ્કાર કરું મય પ્રગટ થયા છે ચૌદ લોક નો નાશ છે એ જ દાદા ભગવાન એટલે પૂછે તો ખબર પડે ના પૂછે તો હજી પૂછાય પૂછાય તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે આજે અમને પૂછે એટલે અમને તો કઈ અમને બહુ માલુમ નથી પણ હવે આપણે તો આ રૂબરૂ જઈએ એટલે આપણે મતલબ કોઈ વખત ખુલાસો કરી લઈશું એમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે એટલે કે મને તો કેવો ખુલાસો ભગવાન શું છે કોઈ જાણતું નથી કલ્પના ના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી એટલે શંકા કરે પણ ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી પણ બહાર જે છે તેને બીજા માણસો ભરતા કરતા પૂછે એટલે એ કે હા એ કઈ ખુલાસો કરી શકે નહીં એટલે એ વસ્તુનો જરા કોઈ અવાજ પૂછવા માટે આવ્યા હોય ને એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહારના માણસોને બહુ મોટો ઉપકાર થશે ઉપકાર કારણ કે એ લોકો પેલા ભગવાન જોડે જોડી દે છે રજનીશ ભગવાન જોડે આપણે જોડી દે એટલે કે મારે ખાસ રજનીશ સાહેબ ભગવાન હિંમત જેવાય લક્ષ